ચિત્ત ગેરહાજર તેના ફળ એક મિલ માલિક મારે ત્યાં સાંતાક્રુઝ આવેલા તેમને મેં પૂછ્યું શેઠ કોઈ દાડો સમી રીતે જમો છો ચિત્તને ઠેકાણે રાખી જમો છો આ બ્લડ પ્રેશર શાથી થાય છે બે ચિત્તથી ખાઓ છો તેથી તે શેઠ બિચારા ગળગળા થઈ ગયા ને મારા ખોળામાં માથું મૂકી કહેવા લાગ્યા હા દાદા કોઈ દિવસ ચિત્ત દઈને જમ્યો જ નથી કૃષ્ણ ભગવાને શું કહ્યું છે પ્રાપ્તને ભોગવ અને અપ્રાપ્તની ચિંતા ના કરીશ આ જમવાની થાળી સામે આવે તો તે એક ચિત્તે શાંતિથી જમ જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે અને બે ચિત્ત હઈશ તો બત્રીસ ભાતનું જમણ ભાવશે નહીં આ શરીરને આટલી ખીચડી આપી હોય તો આખી રાત શાંતિ રાખે સમાધિ રાખે તેવું છે આ તો ધોકણું જમે અહીં ને પોતે જાય મિલમાં આ મનુષ્યોને પાછા હાર્ટ ફેલ થઈ જાય છે સ્કૂલમાં તો ફેલ નહોતો થયો ને અહીં શી રીતે ફેલ થઈ જાય છે આ જાનવરો ખાય છે ત્યારે તપાસ કરજે કે એનું ચિત્ત બહારગામ જાય છે કે નહીં કૂતરું બૂતરું એ ખાતી વખતે ટેસ્ટમાં આવીને પૂંછડી પટપટાવે છે બધાએ જાનવરોનું ચિત્ત ખાય છે ત્યારે ખાવામાં જ હોય છે ને આ શેઠિયાઓ વકીલો ડોક્ટરોનું ચિત્ત તો ખાતી વખતે એબસન્ટ હોય છે એનાથી તો હાર્ટ ફેલ અને બ્લડ પ્રેશર થાય છે હાર્ટ ફેલ અને બ્લડ પ્રેશર એ તો એબસન્ટ ચિત્તનું પરિણામ છે બે ચિત્તથી ખાય છે તેથી મહી નસો બધી સજ્જડ થઈ જાય છે આ ડોક્ટરોનું ચિત્ત ઓપરેશન કરતી વખતે બીજે ભટકે તો દર્દીની શી દશા થાય તો ખાતી વખતે મહી પાર વગરના ઓપરેશન થાય છે માટે જમતી વખતે ચિત્તને પ્રેઝન્ટ રાખીને જમો જમતી વખતે ચિત્તની હાજરી પૂરવી કે હાજર છે કે એવો વખતે આવશે કે ડોક્ટરના ચિત્ત ક્યાંના ક્યાં ભટકશે પણ ઓપરેશન વખતે ચિત્ત હાજર રહે છે એ તો સારું જો ચિત્તની હાજરી વગર ઓપરેશન કરે તો તે દર્દી મર્યા પછી બળી ગયા પછી મહીથી કાતર નીકળે તેથી જ તો બીકના માર્યા ડોક્ટરો ઓપરેશન વખતે ચિત્તને હાજર રાખે છે બધામાં ચિત્ત હાજર કદાચ ના રહે બીજામાં ચિત્ત ગેરહાજર હશે તો ચાલશે પણ માત્ર ખાતી વખતે ચિત્તને હાજર રાખજે work while you work and play while you play એના જેવું દાદા આ વાક્યો ફોરેનવાળા માટે સહજ લોકો માટે છે વિકલ્પી માટે નથી જ્ઞાનીને તો work while you work and play while you play રહે કારણ કે બહારનો ભાગ અને અંદરનો ભાગ બંને એમને સહજ હોય છે એમનું ચિત્ત તો ક્યારેય ગેરહાજર ના હોય ઇન્ડિયન્સ માટે તો આ વાક્ય નકામું છે એને રાખીને શું કરવું છતાં અમે કહીએ છીએ કે માત્ર જમતી વખતે ચિત્તને હાજર રાખજે ઓફિસે જવા અગિયારને બદલે સવા અગિયાર થાય તો દાદાને યાદ કરજો કહેજો કે દાદા તમે કહેતા હતા ને કે જમતી વખતે ચિત્ત હાજર રાખજો પણ આ તો આજે સવા અગિયાર વાગી ગયા છે હું કંઈ જાણું નહીં તમે કહો છો તેમ ચિત્તની હાજરીમાં જ જમું છું પછી આગળ તમે જાણો તે પછી ચિત્ત ઠેકાણે રહેશે અને બોસને જે કહેવું હોય તે ભલે કહે ને બોસ એ એક પ્રકૃતિનો નચાવ્યો ભમરડો જ છે ને સ્વસત્તામાં આવ્યો જ નથી ને એ પુરુષ થયો જ નથી ને જગત આખું એ પરસત્તામાં છે ને જમતી વખતે ચિત્તને હાજર રાખવાનું એટલે ખબર પડે કે ભજીયામાં મીઠું વધારે છે કે ઓછું મરચું વધારે છે કે ઓછું આ તો ચિત્તની ગેરહાજરીમાં જમે તે ખબરે ના પડે કે ચા ગોળની છે કે ખાંડની અલ્યા સંયોગ જે અત્યારે ભેગો થયો છે તે સારી રીતે ભોગવ આ તો શેઠ જમે અહીં ને કારખાનું સાત માઇલ છેટે હોય તે ત્યાં ગયો હોય જે ભેગો થયો હોય તેને આપણે સલામ કરીએ છીએ ને સાત માઇલ છેટે હોય તેને તો અક્કલવાળોએ સલામ ના કરે આ તો પૈસા પર પૈસા તે કૂતરાને મોતે મરશો કશાયોમાં મરશો એક શેઠ કહે કે એકવાર તો હાર્ટ એટેક આવી ગયો છે અલ્યા એક ઘંટ તો વાગી ગયો તે પછી બીજાને ત્રીજા ઘંટે તો ગાડી ઉપડવાની હાર્ટ એટેક એ શાનું ફળ છે ભયંકર કુચારિત્રનું ફળ છે તો પાંસરો મરને જ્ઞાની પાસે જા તારા કૃત્યોની ખાનગીમાં માફી માગ તોય તું છૂટીશ ચિત્ત ગેરહાજર હોય ત્યારે જમશો નહીં ને ચિત્ત હાજર હોય તો જ જમશો એવો પ્રોપેગેન્ડા બહાર થશે ને ત્યારથી જ રોગો ઓછા થવા માંડશે જનક વિદેહીને જે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયેલું તે જ્ઞાનીના તપસ્વી પુત્રને અહંકાર આવ્યો કે હું કંઈક છું તે ઉતારવા ગુરુદેવે પુત્રને કહ્યું કે તું કંઈક ઉપદેશ લેવા જનક રાજાને ત્યાં જા તે મુનિ તો ગયા રાજાને ત્યાં ગુરુદેવે જનક રાજાને પહેલેથી સૂચના આપી દીધેલી મુનિ જ્યારે રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે તો રાજવૈભવનો ભારે ઠઠારો જોયો જનક રાજા સોનાના હિંડોળા ઉપર બેઠેલા ને બંને બાજુએ રાણીઓ બેઠેલી રાણીઓના ખભે હાથ મૂકીને મસ્તીમાં બેઠેલા હતા મુનિએ તો આ જોયું ને તેમને મનમાં થયું આ વિલાસી પુરુષ પાસેથી શો ઉપદેશ લેવાનો છતાંય પિતાની આજ્ઞા હતી એટલે કંઈ બોલ્યા નહીં ચૂપચાપ જેમ રાજા કહે તેમ કરતા ગયા રાજાએ જમવા બેસાડ્યા સોનાની થાળીઓ અને બત્રીસ જાતના ભોજન મુનિ તો આસને બેઠા અને જરાક ઊંચી નજર ગઈ ત્યાં તો ધ્રાસકો પડ્યો અરે આ શું માથા ઉપર ઘંટ લટકે છે ને તે હમણાં પડું પડું થઈ રહ્યા છે રાજાએ કળા કરેલી એક મોટો ઘંટ બરાબર મુનિના માથા ઉપર જ લટકાવેલો અને તે સાવ પાતળી નજરમાં ના આવે એવી પારદર્શક દોરીથી બાંધેલો તે મુનિ તો બિચારા મહી ગભરાઈ ગયેલા જેમ તેમ જમ્યા જમતા જમતા રાજા આગ્રહ કરે પણ મુનિને તો જમવામાં ચિત્ત શાનું હોય એમનું ચિત્ત તો પેલા ઘંટમાં ચોટેલું કે હમણાં પડશે તો મારું શું થશે જમી રહ્યા પછી રાજાએ પાન આપતા આપતા પૂછ્યું મહારાજ ભોજન કેવું લાગ્યું કઈ વાનગી આપને સૌથી વધારે ગમી ત્યારે મુનિ હતા ચોખ્ખા બોલા તપસ્વીઓને કપટ બપટની ભાંજગળ ના હોય હોય માત્ર એક અહંકારની જ ભાંજગળ તેમણે તો જેમ છે તેમ કહી દીધું કે હે રાજા સાચું કહું તમને આ માથા ઉપર ઘંટ લટકતો હતો તે મારું ચિત્ત તો ત્યાં જ ભયથી ચોંટેલું હતું ને તેથી મેં શું ખાધું તે જ મને ખબર નથી ત્યારે જનક વિદેહી બોલ્યા મહારાજ આ જમ્યા ત્યાં તમારું ચિત્ત એબસન્ટ હતું તેમ અમારું ચિત્ત સંસારમાં નિરંતર એબસન્ટ રહે છે આ વૈભવમાં અમારું ચિત્ત હોતું જ નથી અમે અમારા સ્વરૂપમાં જ નિરંતર હોઈએ છીએ આવા હતા જનક વિદેહી જગત વિસ્મૃત કેવી રીતે થાય એના માટે તો આપણે અહીં સત્સંગમાં ભેગા થયા છીએ અહીં તમને જગત સહેજે વિસ્મૃત રહે એક ક્ષણ પણ જગત વિસ્મૃત થાય એમ છે જ નહીં આ મોટા મોટા શેઠિયાઓ એક કલાક જગત વિસ્મૃત કરવા હજારો ખર્ચવા તૈયાર છે છતાંય જગત વિસ્મૃત થાય તેમ નથી આ તો જેને ભૂલવા જાય તેનો જ ધબડકો પડે અરે શેઠ સામાયિક કરવા બેઠા હોય ને નક્કી કરે કે ફલાણાને તો સામાયિક વખતે યાદ કરવો જ નથી તો પહેલો તે આવીને ઊભો રહે અને અહીં આપણને તો સહેજે જગત વિસ્મૃત રહે આ તમે અહીં બેઠા હો ત્યારે તમારું ચિત્ત ઘેર કે દુકાને કેટલી વખત જાય છે એકે વખત નહીં દાદા જો ચિત્ત પાસે જ રહે તો તો બહુ શક્તિ વધે આપણે ખબર ના રાખીએ કે ચિત્ત કઈ કઈ જગ્યાએ ક્યારે ક્યારે જઈ આવ્યું જેનું ચિત્ત કોઈ જગ્યાએ જાય નહીં તેને નમસ્કાર આ દાદાનું ચિત્ત એક ક્ષણ પણ આગું પાછું થાય નહીં એનું નામ જ મુક્તિ ચિત્તનું બંધનપણું છૂટવું અને મુક્તિ થવી બે સાથે જ હોય છે